નીરુ નહીં દે હું ચોક્કસ જાણું છું કે નીરુ નહીં દે હું ચોક્કસ જાણું છું નીરુ ભંગ નહીં કરે એવો વિશ્વાસ હું જાણું છું શું હું જુદો નીરુ જુદા એની ખાતરી રાખીને કહ્યું પોતે એક એકલું થવું જ નહીં કે નીરુ નહીં નીરુ ભૂખ રાખી છે નીરુ ખાવું છે હા. નીરુ ખાવું બધા આવ્યું હા આવું બધી પાછા ચોક્કસ એવું શબ્દ પડતી નહીં શબ્દ પડે છે દેવ દાદા નવડાયા ધીરે દાદા રાજી રાખે પોતાનું સરળ ચલાવવું ડાક્ટરે કહ્યું કે તમારે દાદાજી ઈચ્છા છે ભગવત. કારણ દાદા કોઈ કે જ નહીં દાદા ને હિત ક્યારે કહેવાય એમાં તો કહીએ આ કેવું હોય તો મને એમ કહેવાય તમારી એક વાત ખબર છે ભાઈ નીરુની એ નીરુની વાત એ ખબર છે તે કહે, હા બોલો ત્યારે હું કહું કે હા મને આવું ઠીક લાગે છે પછી આપનો હુકમ પછી આપનો હુકમ પેલા લખેલું શા માટે પેલું લખેલું હરીશ નવ એ નહીં પેલા કરે કેટલું ભાડું આવે એ રસીભાઈ વાપરવાના અને રસીભાઈ જરૂર ના હોય એ ઈરાદા કાંઠે જમે કરે તો પડી વ્યાજ ના ખાતે વ્યાજમાં જે હોય વખત ભેગું તો હજુ નવું છે એટલે કાલે બધું ટેક્સ આવે. એટલે હવે અંગે સંઘર્ષ આવે. દાદાની ગોઠવણી કરી દાદા બોલે છે એ તો ખબર એ રીતે કરો દાદા બોલે છે હવે એવું જુદું કરશે ખાજો તમે ಕಮಲ ತೆಗೆದು ದೇವರನ್ನು ಕೇಳಬೇಕು ಆ ದೇವರು ಹೋಗಿ ದಾದಾ ಭಗವಾನ್ मेरे से ಕೇಳಿ समय पर योग खोल देंगे तैयार थी जाए कतरो नती है તૈયાર થાય તો બાદ તૈયાર થાય જ્ઞાન આપવાનું ચાલુ થાય સમજાયું તમને? કેવું લાગે અત્યારે બધા લોકો આપણે ખુશી થયા લાવે છે કઈ કસો ત્યાં જાય છે સમજો? તમારે આ વાત તમારી એની જોડે કઈ આવી રીતે બોલો કે બોલાવો તમારે જબરદસ્ત રાગે પડી જાય રાગે પડી જાય એટલે શું સંસાર પ્રેક્ટિસ રાખો એકદમ સૌ બોલી જ જવાય કઈ વસ્તુ કઈ આવે નહીં એમને નહીં આવે લખે છે ને? લખે છે ને જ્ઞાન સવાર સમજાય ને તમને વાંચે ને બીજી સરકાર વંચાવવાનું કહું છું. ચાલુ થાય કે વગેરે. તો પટેલું ડોક્ટર એ તમારી બેન સારા યોગા કરે એના બહુ સંજોની એકદમ અને દાદાજી એના નાખી છે ત્યાં પગડી નમસ્કાર ના કરે કરવા દેતા એમ કે છે ન્યાય આપ્યા પછી છે ધીમે ધીમે કેટલા તમે એ આપવા બે અને તમારે થોડું બોલાવી છે બોલાવો ના મત હા એ વાત છે એ છે જો ગયો વરદારો આખું વરદારો તો પછી વાંધો ના એક વરદાર હોય ગયા એ બરોબર છે પણ રહેતા કેવું નહીં કરો મારી વાત સાંભળો જો થઈ જાય હવે તો થઈ જાઓ હું એ પક્ષમાં નથી હું એ પક્ષમાં નથી હા, દેખો. જો પક્ષ મારો હોય બે હવે મારે અમુક જોવા અરે ઠીક અરે ભાઈ ગયા રમેશભાઈ સાથે સાથે બાલુભાઈ બગીને બે છે ભાઈ માટે બે છે. એ ભૂતા એ કોઈ માર નથી બરોબર ને? ના સમજાયું દાદા શું કહો છો સમજાયું નહીં દાદા આજ રાગે પડી ગયું છે પડી. નીરે એમ કરી આ એક ફરી ના આવી જાય નીરે લોકો કે નિર્વન બોલ્યા સિદ્ધાર્થમાં જ્ઞાન જ બોલે છે કે હું કહું છું ને જ્ઞાન બોલે સમજાઈ ગયું દાદા નહીં કહેતો હા જો કે તમે બોલો ચાલો હું ચાલો પેલું એ બોલે છે Tape record બોલે છે ટેપ રેકર્ડ બોલે છે એટલે હવે શું બધું જ્ઞાન બોલે છે તમારે જ્ઞાન બોલે છે હું હા બોલું છું તમારે જોવો છો પિલાંત બોલવાનું મારે રહ્યું મેં તમને હા દાદા રમી જાય હંડ્રેડ એનો રૂજુ થયેલો ગેઝેટેડ ઓફિસર છે